કોઈ માણસને ક્રોધ આવ્યો હોય ને તો એના મુખમાં બરફી આપજો આજે વિષ અમૃતને કરડે આજે કાર્ય નાગ પરમાત્માને કરડે પ્રભુએ હું વિષ ખેંચી લીધું છે કાર્યનાગને આશ્ચર્ય થાય છે મારા વિશ્વની વાસ કોઈ સહન કરી શકે નહીં આ કોણ છે લાલાને બાંધવાનો પ્રયત્ન કરે છે બાળકોએ જોયું છે કાલી નાગે લાલાને પકડ્યો છે બધા રડવા લાગ્યા કનૈયાને હું કેતો હતો એને મારું માન્યું નહીં કાલી નાગે લાલાને પકડ્યો છે બધા ગભરાયા હું લાલાને છુડાવવા માટે હું જઉં હાથ ઊંચો કર્યો છે અને બધાને આશ્વાસન આપ્યું છે ગભરાશો નહીં અંદર આવશો નહીં હું આવું છું મારી ચિંતા ન કર મહિમા શક્તિ પ્રગટ કરી એના બંધનમાંથી અલગ થયા અને કાલી નાગની ફણા ઉપર કૂદકો માર્યો પૃથ્વીમાં રહીને પાણીમાં કૂદકો મારવો એ સહેલું છે પણ પાણીમાં રહીને ધરતીમાં કૂદકો મારવો અશક્ય છે ઈશ્વર જ આવી લીલા કરી શકે કાલી નાગના ના ફણા ઉપર કૂદકો માર્યો છે જમનાજીના જળમાં હતા થઈ થઈ નાચે છે એડીથી છે બધા બાળકો જુએ બાળકોને આશ્ચર્ય થયું છે આ કન્યાનો હોઠ હાલે છે એવું લાગે છે પાસે મંતર છે નાગપત્નીઓ સ્તુતિ કરે છે અમારા પતિને મારશો નહીં અમને સૌભાગ્યનું દાન કાર્યનાગને પ્રભુએ આજ્ઞા કરી અહીંયા તું રહીશ અહીંયા રહેવાથી વ્રજવાસીઓ દુઃખી થાય છે તારા વિષથી જળ બગડે છે તું રમણક દ્વીપમાં જા કાર્યનાથને આજ્ઞા કરી અને શ્રી કૃષ્ણ ભગવાન બહાર મિત્રોને મળ્યા છે બધા ગભરાયા બધા બાળકો નાનાને પૂછે કનૈયા કનૈયા તરીકે કર્યો હોય કે મને શું કરવાનું હતું હું જેને કરીને આવ્યો તારા પાસે કેવો અંતર છે બનાવે કાર્ય નાગની ફાળા જે છે તેની ગણતરી થઈ શકે માનવના મનમાં કેટલી ફાણા છે એની ગણતરી મન એક આદત એવી પડી છે જે સુખ ભોગવ્યું છે એને યાદ કરે અને જે સુખ ભોગવવાનું છે એનું ચિંતન કરે કાર્યનાગની ભાણામાં વિષ છે માનવના એક એક ઇન્દ્રિયમાં નું વિષ છે ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ હોય ત્યાં સુધી ઇન્દ્રિયોમાં ભક્તિ રસ તકતો નથી પ્રભુએ ભક્તિ કરવા માટે ઇન્દ્રિયો આપી છે પાપ કરવા માટે આંખ આપી નથી ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી કોઈને મેળો મારવા માટે જીભ આપી નથી કોઈની નિંદા સાંભળવા માટે કાન આપ્યા ઇન્દ્રિયોથી વ્યવહારનું કામ વિવેકથી કરો પણ પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપજો ઇન્દ્રિયોમાં જે વાસનાનું વિષ છે એને બહાર કાઢો વાસનાનું વિષ હોય તો ભક્તિ રસ તકશે અનેક વાર માનવ ભક્તિનું બહાનું કરીને અતિ સુખ ભોગવ્યું સુખ એટલું જ ભોગવ્યું જે સુખમાં તમને ભગવાન યાદ જે અતિ સુખ ભોગવે એ ભગવાનને ભૂલી જાય અતિ સુખ ભોગવે નું મન બહુ બગડે છે માનવ દેવ સેવા દેશ સેવા સમાજ સેવાનું બહાનું કરે છે શરીર અને ઇન્દ્રિયોનું સુખ વધારે ભોગવે છે જયારે એ કાળી નાગ જેવો થઈ જાય કેટલાક લોકો એવા હોય છે એમને કઈ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ને તો ઠાકોરજીનું નામ આગળ થાય ભગવાનના માટે બદામની બરફી બનાવો ભગવાન આરોગવાના છે એવો હૃદયમાં ભાવ હોય તો એ ભક્તિ છે હું ખાઈશ કે મારા છોકરાઓને ખવડાવીશ એવો લૌકિક ભાવ હોય તો એ ભક્તિ નથી વિષયોમાં વિરાગ હોય ત્યારે જ પ્રભુમાં અનુરાગ થાય વિષયોમાં વૈરાગ ના આવે ત્યાં સુધી ભગવાનમાં અનુરાગ થતો નથી ભગવાન આરોગવાના છે એવો ભાવ હોય તો એ ભક્તિ છે ભગવાન કોઈ કોઈ વખત પરીક્ષા કરે ભગવાન માટે બરફી બનાવી હોય તો ભગવાન દસ પંદર ગરીબોને એવી પ્રેરણા કરે છે તમે જાઓ તમને પ્રસાદ આપશે મારા માટે બનાવ્યો છે અચાનક દસ પંદર ગરીબ વૈષ્ણવો આવીને ઉભા રહે પછી કેટલાક લોકો વિચાર કરે છે આ બરફીનો પ્રસાદ આપી આપણા માટે શું રહેશે આ લોકોને સાકર આપીને જય શ્રી કરો ને એથી જાય નો બરફી ઢાંકી રાખે છે અને કીધું સાકર આપે પૂજારી તો પૂજા કરે મનમાં રાખે આઠ બાર ભોગ ભીતર ધરે અને ચરણામૃત દેવા જો ચરણામ જો તુલસીજી અરે પેલી બરફી બહાર કાઢ દે આવે આ બધા ગયા પછી હું મારી ગાડી મારો બાબો ને દાદા બધા માર્યો નથી ઇન્દ્રિયોને મારશો નહીં ઇન્દ્રિયોને વિવેકથી પ્રભુના માર્ગમાં એને રમણ દ્વીપમાં મોકલો નકારી રાહને આજ્ઞા કરી છે કે તું રમણક દ્વીપમાં જઈને રહે ઇન્દ્રિયોનું રમણ ભક્તિ રસથી થાય જે સાધુઓને ભક્તિમાં જ આનંદ આવે એવા સાધુઓના સત્સંગમાં ભક્તિનો રંગ ગ્રહસ્થને માયા કામ સુખમાં ફસાવે છે અને સાધુને માયા કીર્તિમાં ફસાવે છે ગ્રહસ્થ ના માટે કામ ત્યાગ કરવો બહુ કઠણ છે ના માટે કીર્તિનો મો છોડવો બહુ કઠણ છે સાધુઓને માયા પરોપકારમાં ફસાવી રાખે પરોપકાર કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે પરોપકારમાં આશીર્વાદ મળશે અને નિશાસો પણ લાગશે જગતને કોઈ સુખી કરી શક્યો નથી કોઈને તમે ઓછું આપો છો કોઈને વધારે આપો છો આ લાયક છે આ લાયક નથી જેને ઓછું મળે ને એ આયુ બાળે છે મને બહુ ઓછું આપ્યું જેને વધારે મળ્યું એ તો આશીર્વાદ આપશે જેને ઓછું મળ્યું કે જેને તમે આપ્યું નહીં એ હૈયું બાળશે અને હૈયું વાળે તો સાપ નીકળશે પરોપકાર કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ છે બહુ પરોપકારની માંગણમાં પડવા જેવું નથી જીવ કરેલા કર્મનું ફળ ભોગવવા માટે જગતમાં આવે છે કર્માનુસાર જીવ સુખ દુઃખ ભોગવે છે કોઈને તમે સુખ આપી શકતા નથી તમે સુખના સાધન આપી શકો છો જેના ભાગમાં દુઃખ લખ્યું છે એને તમે બંગલામાં બેહાડી રાખો તો પણ એ દુઃખી થશે જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એ જંગલમાં ઝાડના તળે બેઠો હશે તો સુખી છે સુખ અને દુઃખ કોઈ આપી શકે નહીં સુખ ના દુઃખ ના સાધન તમે આપી શકો પરોપકાર કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ કાર્યનાગને રમણકદ્વીપમાં જવાની આજ્ઞા કરી છે ઇન્દ્રિયોનું રમણ ભક્તિથી થાય છે ભોગથી ઇન્દ્રિય દુર્બળ થાય છે ત્યાગથી ઇન્દ્રિયો બળવાન થાય છે એક એક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો તમે જે ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ ન કરો એ ઇન્દ્રિયથી જાણતા જાણતા પાપ થશે બહુ સાવધાન રહે માનવ પુણ્ય કરે છે એક બાજુથી પાપ પણ કરે છે પાપ ન થાય એની બહુ કાળજી રાખીશ ઇન્દ્રિયોમાં જે વાસનાનું વિષ છે એને વિવેકથી બહાર કાઢો વૈરાગ્ય વિનાની ભક્તિ રડે છે ભાગવતની કથા જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કરવા માટે છે ભક્તિ સંપ્રદાયના આચાર્યો બધા દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર છે બધા જ સંતો મહાત્માઓ આચાર્યો દક્ષિણમાં પ્રગટ થયા છે અને દક્ષિણમાંથી જ્ઞાન ભક્તિનો પ્રચાર કરતા ઉત્તર ભારતમાં બદ્રીનારાયણમાં બધા ગયા છે ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી કેરળ દેશમાં કાલડી ગામમાં પ્રગટ થયા છે પૂર્ણા નદીના કિનારે એમનું પ્રાગટ્ય છે અગિયાર વર્ષના હતા ત્યારે સંન્યાસ લીધો એક વસ્ત્ર અને એક કમંડલ વિના પાસે કઈ રાખતા આચાર્યોમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે એ જ ભક્તિનો પ્રચાર કરી શકે છે જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ રડે છે ઇન્દ્રિયોમાંથી વાસનાનું વિષ બહાર કાઢો તો જ ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે કથા અનેક રીતે સંત વર્ણન કરે પ્રરંબાસુર નો ઉદ્ધાર કર્યો દાવાગ્નિ નું પાન કરે છે ગોપીઓનો પ્રેમ વધવા લાગ્યો આજ સુધી ગોપી શ્રી કૃષ્ણ દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે દોડતી દોડતી યશોદાજી ના હવે તો ગોપીઓનો પ્રેમ વધ્યો છે ગોપી જ્યાં છે ત્યારથી જ શ્રી કૃષ્ણના દર્શન થાય તમે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરો સારું છે તમે ઘરમાં બેઠા બેઠા ના દર્શન તમે જ્યાં છો ત્યાં ભગવાન પ્રગટ થશે ગોપીઓનો પ્રેમ એવો વધ્યો છે ગોપીઓને ઘરમાંથી ભગવાનના દર્શન શ્રી કૃષ્ણ ગાયોને લઈને ગિરિરાજમાં જાય છે અને ત્યાં શ્રી કૃષ્ણ જે વાસળી વગાડે છે તે ગોપી ઘરમાંથી જ સાંભળે છે ગોપીઓ લાલાની વાસળી સાંભળીને જે વાતો કરે છે એને મહાપુરુષો વેણુ ગીત કે છે ગોપ્યા કિમા ચરદયમ કુશલમ સ્મવે ધરા ધર સુધા મપી ગોપિકાના ભૂંગતે સ્વયં યદવશિષ્ઠરસમ્રદિન્યો ઋષ્યત્વચોશ્રુમુચુ ગોપી ઘરમાંથી શ્રી કૃષ્ણ દર્શન કરે છે મધુર વાસળી ગોપી ઘરમાંથી જ સાંભળે ગોપીઓનો નિયમ છે ઘરનું કામ જ્યાં પૂરું થયું એ શ્રી કૃષ્ણ નું ધ્યાન શ્રી કૃષ્ણ કીર્તન કરે છે ગોપી ઘરનું કામ ભગવાનની આજ્ઞા સમજીને કરે ઘરનું કામ કરજો વિવેકથી કરજો અતિ પ્રવૃત્તિ અને ભક્તિ આ બેનો વિરોધ છે પ્રવૃત્તિ એટલી જ કરો કે જે કર્યા વિના છૂટકો જ નથી જે બોલવાની બહુ જરૂર છે એટલું જ બોલો જે કામ કરવાની બહુ આવશ્યકતા હોય એ જ કામ કરો જે વિચાર કરવાથી મન શુદ્ધ થાય જીવનમાં કઈક લાભ થાય એવા જ વિચારો કરો જે વિચાર કરવાથી જીવનમાં કોઈ લાભ નથી એવા વિચારો કરીને મનને બગાડશો એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ કાગડા ને દાંત કેટલા હોય છે હવે આ બધી પંચાયતો તને કરવાની શી જરૂર છે કાગડાનો દાંતનો વિચાર તું શું કરવા કરે છે જે વિચાર કરવાથી જીવનમાં વર્તમાન કાળમાં કોઈ લાભ નથી મન શુદ્ધ થતું નથી ભક્તિ થતી નથી એવા વિચારો શું કરવાના જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલજો વધારે બોલશો વધારે બોલે એના શક્તિનો નાશ થાય કેટલાક લોકો એવા હોય છે વાતો કરવા માટે બીજાને ઘેર જઈને બેસે કેટલાક તો એવા રશિયા હોય છે કે વાતો કરતા સંતોષ થતો જ નથી તે રસ્તે કોઈ જતો હોય એને બોલાવશે અહીંયા આવો બેસો છાપામાં શું આવ્યું છે મારું તો સત્યાનાશ થયું જ છે તું મારી પાસે આ તો હું તારું બરાબર સત્યાનાશ વૃદ્ધા ભાષા વૃદ્ધા ક્રિયા અને વૃદ્ધા ચિંતન એ ભક્તિના ત્રણ શત્રુઓ છે જે બોલવાની બહુ જરૂર હોય એ જ બોલો જે કામ કર્યા વિના છૂટકો જ નથી એ જ કામ કરો પ્રવૃત્તિ બહુ વધારશો ગોપીઓ ઘરનું કામ કરે છે એ ભગવાનની આજ્ઞા સમજીને કરે છે વિવેકથી કરે છે અને ઘરનું કામ જ્યાં પૂરું થયું કે ભગવાનનું ધ્યાન કરે છે પ્રેમથી પરમાત્માના નામનો જપ કરે છે શ્રી કૃષ્ણ વાસળી વગાડે છે તે ગોપી ઘરમાંથી જ સાંભળે છે એ ગોપીએ કહ્યું છે અરી સખી તું જોતો ખરી આ વાસળી છે ને એ કનૈયાની રાણી થઈ છે આખો દિવસ એમના હાથમાં જ રહે છે મેં તો એવું સાંભળ્યું છે ભોજન કરવા બેસે છે ત્યારે કેડમાં બાંધી રાખે આજે સખી હું તને શું કહું રાત્રે પથારીમાં વાસળી સાથે સુઈ જાય છે એમને વાસળી ના ઊંઘ આવતી નથી વાસળી એ લાલાની રાણી થઈ ગઈ મારે પણ શ્રી કૃષ્ણ સાથે પરણવું છે આ વાસળીએ એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાનને વાસળી વિના નિદ્રા પણ આવતી વાસળી એવું શું પુણ્ય કર્યું છે અયમ વેણુ કુશલમ કિમા અચરત વાસળીને પૂછે છે ત્યારે વાસળીએ કહ્યું છે મેં બહુ દુઃખ સહન મેં ઠંડી સહન કરી છે મેં વરસાદ સહન કર્યો છે મેં તડકો સહન કર્યો છે સર્વ ઋતુઓના માર મેં સહન કર્યા છે જે બહુ ગમ ખાય છે એ માલિકને ગમે છે મેં બહુ સહન કર્યું છે તમને વધારે તો શું કહું લોકોએ મને કોતરી ત્યારે હું બોલી નહીં મેં સહન કર્યું મારા શરીરમાં સાત કાણા પાડ્યા તે પણ મેં સહન કર્યું મેં બહુ દુઃખ સહન કર્યું છે તેથી ભગવાનને એવું કહું પ્રભુએ મને અપનાવી છે મારામાં એક મોટો સદગુણ એ છે કે અંદરથી હું પોલી છું વાસળીના જેવું જેનું હૃદય પોલું હોય એના હૃદયમાં બાલકૃષ્ણ રમે જ્યાં કચરો પડ્યો હોય ત્યાં તમને બેસવાની ઈચ્છા થતી નથી તમારા હૃદયમાં ભગવાન આવે એવી ઈચ્છા હોય તો એને શુદ્ધ રાખો વાસણીએ કહ્યું કે અંદરથી હું બોલી છું અંદર કચરો રાખશો નહીં તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે કર્કશ વાણી એ જ કચરો છે તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે તે ભૂલી જાઓ એ અંદર રાખશો તો જયારે યાદ આવશે ત્યારે હૃદય બળવા લાગશે મને આવું કહ્યું મને આવું કહ્યું ભૂલી જાઓ વાસણીએ કહ્યું છે મારામાં ઘણા સદગુણ છે હું એકલી કોઈ દિવસ બોલતી નથી મારા માલિકને બોલવાની ઈચ્છા થાય ત્યારે જ મારા ભગવાનની ઈચ્છા અનુસાર હું બોલું છું હું એકલી કોઈ દિવસ બોલતી નથી કદાચ તમને એમ થતું હશે કે મારા અમે પણ એકલા ક્યાં બોલીએ છીએ તમારી કથામાં મૌન રાખીએ તમે જીભથી તો બોલતા નથી પણ મનથી કેટલાક લોકો થોડી થોડી વાતો કરે છે માનવ જીભ થી વધારે બોલે છે કે મનથી વધારે કેટલાક લોકો વિચાર કરે છે ગરમી હવે થવા લાગી છે સાડા વારે મહારાજ પૂરું કરે તો થોડું ઠીક માનવની જીભ બોલતી નથી મન બોલે માનવ મનથી બહુ વાતો કરે વાસણીએ કહ્યું છે હું એકલી કોઈ દિવસ બોલતી નથી મારી ઈચ્છા અનુસાર હું બોલતી નથી મારા ભગવાન ની ઈચ્છા અનુસાર બોલું એકલો માનવ પણ વાતો કરે માનવ બોલે છે જે બોલવાની જરૂર નથી તે બોલે છે નાગ ડોલે અને હરણને પણ આનંદ થાય વિષધર નાગ એ દુર્જન નું સ્વરૂપ છે અને કસ્તુરી મૃગ એ સજ્જન નું સ્વરૂપ છે મૃગના હરણના દૂટીમાં કસ્તુરી હોય છે નાગની ફણામાં વિષ હોય છે સજ્જન દુર્જન સર્વને સુખ થાય એવું વિવેકજી હું બોલું છું મધુર બોલું છું સાચું બોલો પણ મધુર સાંભળનારનું હૈયું ઢોલે એને આનંદ થાય કોઈને દુઃખ થાય એવો એક શબ્દ પણ બોલશું હરેક વાર માનવ સાચું બોલે છે પણ બહુ રૂબાબમાં બોલે છે ઊંચા સ્વરથી બોલે છે બહુ ઊંચા સ્વરથી બોલે ને તો સાંભળનારના હૃદયને થોડો ધક્કો લાગે મારું અપમાન કરે છે મને હલકો સમજે છે સાચું છે પણ રૂબાબમાં બોલે તો સાંભળનારનું હૃદય દુઃખી થાય છે બહુ રૂબાબમાં બોલવું વાણીમાં નરમાશ રાખે વાણીમાં વિનય રાખે જે બહુ મધુર બોલે છે ભગવાનને બહુ ગમે છે વાસળીએ કહ્યું કે હું બહુ મધુર બોલું છું હું મારા ભગવાનની ઈચ્છા અનુસાર બોલું છું તેથી હું ભગવાન ને બહુ ગમું છું અરે સખી તું જોતો ખરી શ્રી કૃષ્ણ જયારે વાસળી વગાડે છે ત્યારે આ વૃંદાવનના વૃક્ષોને પણ આનંદ થાય વૃક્ષો લાલાની વાસળી સાંભળે છે અતિ આનંદમાં આંખમાંથી આંસુ નીકળે છે આ વૃક્ષોને બહુ આનંદ થાય છે આ વૃક્ષો એવું માને છે કનૈયો મારો જમાઈ રાજ છે મારો છે કનૈયો વૃક્ષો જમાઈ કેવી રીતે થાય ગોપીએ કહ્યું અરે સખી હું તને શું કહું લાલાના હાથમાં જે વાસળી છે ને એ વાસની દીકરી આ વૃક્ષો એમ વિચાર કરે છે વાસ એ ઝાડ અને હું પણ ઝાડ મારા જાદભાઈ ની કન્યા એ મારી જ કન્યા કહેવાય મારા જાદભાઈ ની કન્યા નું લગ્ન ભગવાન સાથે થાય કનૈયો મારો છે વૃક્ષો પણ લાલા સાથે સંબંધ રાખે છે તમે પણ કથા સાંભળ્યા પછી પરમાત્મા સાથે સંબંધ રાખજો એક દિવસ સંસારનો સંબંધ છોડવો જ પડશે અને સંસારનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે ત્યારે જીવ બહુ ગભરાય છે હવે મારું કોણ છે જીવનો ઈશ્વર સાથે જ સાચો સંબંધ છે જે પરમાત્મા સાથે સંબંધ રાખે છે તેને અંતકાળમાં શાંતિ મળે છે મર્યા પછી હું ભગવાનના ધામમાં પરમાત્મા સાથે સંબંધ રાખ્યો નથી તેને અંતકાળમાં બહુ ગભરામણ થાય આ વૃક્ષો પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખે છે વાસળી વાસની દીકરી છે મારા જાતભાઈ કન્યા છે એ મારી જ કન્યા છે મારી કન્યાનું લગ્ન ભગવાન સાથે થયું છે હું ભાગશાળી છું વૃક્ષોને તેથી આનંદ થાય વૃક્ષો પણ ભગવાન સાથે સંબંધ જોડે વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સંબંધ ન હોય તો પણ દૂર દૂર નો સંબંધ શોધી કાઢે સંબંધ રાખવાથી લાભ થાય આ કલેક્ટર સાહેબ છે ને તે અમારા જ્ઞાતના થાય છે અમારા સગા છે કદાચ કોઈ પૂછે તમારો એમનો શું સંબંધ છે તો પછી કે છે કે મારી જે નણંદ છે તેની જે જેઠાણી તેના પૂર્વણભાઈના ભત્રીજા આ ભાણું થાય આ કઈ સંબંધ છે પણ સંબંધ રાખવાથી લાભ થાય લાલાના હાથમાં જે વાસળી છે એ વાસની કન્યા છે વાસ ઝાડ ને હું પણ ઝાડ છું પરમાત્મા સાથે સંબંધ રાખો તમને બહુ શાંતિ મળશે એ ગોપીએ કહ્યું છે સખી તું જોતો ખરી કનૈયો વાસળી વગાડે છે ત્યારે હરણીઓને બહુ આનંદ થાય ધન્ય યસ્વમૂઢમતયોપી હરિણ્યેતા યાનંદનંદનમુપાત્ત વિચિત્રવેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા આ હરણીઓ દાદાની વાસણી સાંભળે છે આંખથી દર્શન કરે છે અને કાનથી વાસણી સાથે તું જોતો ખરી આ હરણીઓ દર્શન કરે ને ત્યારે નો હાલતી નથી એકદમ નજર રાખે છે દર્શનમાં કેવી તન્મય થઈ છે આ હરણીઓ બહુ ચતુર છે દર્શન કરવા જાય ત્યારે એકલી જતી નથી પતિને સમજાવીને સાથે પતિ પત્ની પ્રેમથી દર્શન કરતા કેવા પત્ની તે છે જે પતિને પ્રભુના માર્ગમાં પત્ની તે છે કે જે પતિને સમજાવીને પાપ કરતા અટકાવે છે પતિને ભોગ વિલાસમાં ફસાવી રાખે તે પત્ની નથી એ શત્રુ છે આ હરણીઓ પતિને સમજાવે છે તમે દર્શન કરવા ચાલો તમને બહુ આનંદ આવશે કરિયો બહુ સુંદર વાસન પતિ પત્ની એક વિચારથી ભક્તિ કરતા હોય તો ભગવાન જલ્દી કૃપા કરે પતિ પત્ની નું લક્ષ્ય એક હોવું જોઈએ આ હરણીઓ પતિ સાથે દર્શન કરવા જાય દર્શનમાં કેવી તન્મય થઈ હું એમ માનું છું આ હરણીઓ દર્શન કરતી નથી આંખ રૂપી કમળ શ્રી કૃષ્ણ ચરણમાં અર્પણ કરે છે લાલાની વાસળી સાંભળ્યા પછી એમના હૃદયમાં પ્રેમ જાગે છે જ્યાં પ્રેમ થયો ત્યાં કઈક આપવાની ઈચ્છા થાય લાલાને હું શું આપું આ હરણીઓ આંખ રૂપી કમળ શ્રી કૃષ્ણ અર્પણ કરે છે આંખ અર્પણ કરવા લાયક એક શ્રી કૃષ્ણ છે આંખ આપવા લાયક કોઈ સ્ત્રી નથી આંખ આપવા લાયક કોઈ પુરુષ આંખ ઈશ્વરને આપે જગતને આંખ આપવી જ પડે છે જગતને ઉપેક્ષા ભાવથી જુઓ અને અપેક્ષાત્મક દૃષ્ટિ ભગવાનમાં રાખો માનવની ભૂલ એ છે જગત સુંદર છે એવું સમજીને જુએ છે અને ત્યારે આંખ બગડે છે સુંદર તો પરમાત્મા છે જગત ને ઉપેક્ષા ભાવથી અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વર મારામાં છે હું તો એમ માનું છું આ વૃંદાવનની હરણીઓ જે છે એ મારા કરતા શ્રેષ્ઠ છે ગોપીએ કહ્યું અરે સખી તું આજે આવું કેમ બોલે છે ગમે તે હોય પણ હરણી તો પશુ કહેવાય અમે માનવ છીએ પશુ કરતા માનવ શ્રેષ્ઠ ગણાય છે તું આજે એવું કેમ બોલે છે કે હરણી મારા કરતા શ્રેષ્ઠ છે અરે સખી એનું એક કારણ છે મારી ખાનગી વાત છે તું કોઈને કહીશ નહીં તો હું તને કહું કે હું કોઈને કહેવાની નથી હું આરણીઓને શ્રેષ્ઠ માનું છું એનું એક કારણ એ છે મારા ઘરમાં મને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં સાથ આપતા ભગવાન એમને થોડો પ્રેમ છે સવારે સ્નાન કર્યા પછી પંદર વીસ મિનિટ થોડી પૂજા કરે છે પછી તો આખો દિવસ પૈસાના જ પાછળ બહુ પડે હું બહુ ભક્તિ કરું તે મારા પતિદેવને ગમતું નથી મને કે છે ફરવા ચાલો મને ફરવાની ઈચ્છા થતી બહુ રખડી જગત અનેક વાર જોયું શાંતિ નથી મને એક આસનમાં બેસીને શ્રી કૃષ્ણ દર્શન માં મને ફરવું ગમતું નથી હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવ ને ગમતું નથી હું બહુ ભક્તિ કરું છું ત્યારે ઘરમાં ક્રોધ કરે આ હરણીને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં બહુ સાથ આપે છે અને મને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં કોઈ કોઈ વખત વિઘ્ન પણ અને તેથી હું એમ મારું છું કે મારા કરતા આ વૃંદાવનની હરણીઓ શ્રેષ્ઠ છે ધન્યા ગોપીઓ વાસળીની વાતો કરે છે ભાગવતની કથા સાગર જેવી સમયનું અનુસંધાન રાખવું જ પડે છે ગોપીઓને સમાધિનો આનંદ મળ્યો છે યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યો છે પછી ગોવર્ધન લીલાની કથા ભગવાન બલદેવેન સંયુતા અપશ્યન નિવસન ગોપાન ઇન્દ્રજાગ કૃતોદ્યમા સાતમે વર્ષે ગોવર્ધન લીલા કરે ગોવર્ધન લીલા પછી રાસલીલા છે ગોવર્ધન લીલા ન થાય ત્યાં સુધી રાસલીલા થતી નથી ભાગવતમાં શ્રી કૃષ્ણની જે મધુર લીલાઓનું વર્ણન છે એના ક્રમમાં પણ રહસ્ય છે ગોવર્ધન લીલા થયા પછી જ રાસલીલા થાય ગોવર્ધન શબ્દનો અર્થ છે ધ્યાન કો શબ્દનો અર્થ છે ભક્તિ જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ ગોવર્ધન જ્ઞાન ભક્તિને વધારો દેહ ભાન ભૂલી જાઓ ત્યારે ગોપી ભાવ જાગશે જેનું મન ભગવાનમાં મળી ગયું છે એને ગોપી ભાવ જાગે છે જ્ઞાન ભક્તિને જે વધારે છે આજકાલના લોકો આવકને વધારવાનો પ્રયત્ન કરે છે વ્યાજ ખાવું છે તમે ભક્તિ ને વધારવાનો પ્રયત્ન શક્તિ વધારવા માટે લોકો હવા ફેર કરવા જાય જ્યાં સારી હવા પાણી હોય જ્યાં રહેવાથી ભૂખ લાગે પછી શક્તિ વધે છે ભક્તિને વધારવા માટે થોડા દિવસ ઘર છોડો પારેમાન ઘરમાં રે એ ની ભક્તિ વધતી નથી ગ્રસ્ત ઘરમાં ભક્તિ કરી શકે છે ભક્તિ વધતી નથી ગ્રસ્તના ઘરમાં કામના પરમાણુઓ છે ગ્રસ્થ ના ઘરમાં પાપ થાય છે ગ્રસ્તના ઘરમાં વિષમતા થાય છે એ કામના પરમાણુઓ મનને બગાડે છે બાર મહિનામાં એક બે મહિના ખર્ચો તમારા મનને વારંવાર સમજાવો તારું ઘર ભગવાનના ચરણમાં છે આગળ છોડવાનું જ છે અંતકાળમાં ઘરની મમતા બહુ દુખાવે છે માનવને ઘર છોડવું ગમતું નથી અને યમદૂતો ઘરમાં રહેવા દેતા નથી ધક્કો મારીને બહાર કાઢે એક દિવસ એવો આવશે કે ફરજિયાત બધું છોડવું જ પડશે તમે સમજીને છોડો તે શું ખોટું મહિનો બે મહિના ઘર છોડો ગંગા કિનારે જમનાજીના કિનારે બેસીને સાધન કરો કોઈ મહામંત્ર નો લાખ બે લાખ જપ તમારાથી થઈ શકે તો વિષ્ણુ સહસ્ત્રનામના હજાર બે હજાર પાઠ તમારું કલ્યાણ થશે કોઈ ગરીબ માણસને એવી ઈચ્છા થાય કે મારે વિષ્ણુ યાદ કરવો છે એ ગરીબ માણસ વિષ્ણુ યાદ કેવી રીતે કરે એક વિષ્ણુ યાદ કરવો હોય પચીસ ત્રીસ હજાર ખર્ચવા કોઈ ગરીબ વૈષ્ણવ પવિત્ર ભૂમિમાં તીર્થમાં રહીને બારસો વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરે એકાદ કોઈ સાધુને બ્રાહ્મણને જમાડે તો એને વિષ્ણુયા કરવાનું થોડા દિવસ ઘર છોડો મનને સમજાવો કે તારું ઘર ભગવાનના ચરણમાં છે તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે ક્યાં રીતના કોઈ દિવસ વિચાર કર્યો છે જે ઘરને માનવ સમજે છે આ મારું ઘર છે આ ઘરમાં તો માતા પિતાનું લગ્ન થયા પછી તમે માતા પિતા નું લગ્ન થયું નહોતું ત્યારે મારું ઘર ક્યાં વ્યવહાર કેવો શુદ્ધ છે કોઈના ઘેર બાળકનો જન્મ થાય ને તો લોકો એવું બોલે છે એમના ઘેર બાબો આવ્યો છે બાબો આવ્યો છે એનો અર્થ એ થાય છે આ બાબો બીજી જગ્યામાં કોઈ ઠેકાણે રહેતો હતો એ જગ્યા છોડીને અહીંયા આવી ગયો છે તમારું ઘર ભગવાનના ચરણ થોડા દિવસ ઘરને ભૂલી જાઓ પ્રવૃત્તિ છોડો પ્રવૃત્તિનો વિષયાનંદ છોડે એને નિવૃત્તિનો ભજનાનંદ બ્રહ્માનંદ ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી પ્રવૃત્તિમાં ફસાયેલા ને ભજનાનંદ બ્રહ્માનંદ મળે નહીં ભક્તિ વધારવા માટે એકાદ મહિનો પણ ઘર છોડો સરકાર પણ રજા તો આપે છે પણ રજા મળે એટલે લોકો ભટકવા જાય તમને રજા મળે ત્યારે ગંગા કિનારે જાઓ નર્મદાજીના કિનારે જાઓ એક વાર સાદું ભોજન કરો આખો દિવસ જમો તમારું કલ્યાણ થશે ભક્તિથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે અને તે શક્તિ પાપ કરતા અટકાવે છે જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો એ જ ગોવર્ધન લીલાનું રહસ્ય છે ગોવર્ધન લીલામાં એક રહસ્ય છે ગિરિરાજના શિખરમાં ગોવર્ધનનાથજીના સ્વરૂપે શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છે અને ગોવર્ધનનાથની પૂજા કરનાર પણ શ્રી કૃષ્ણ છે પૂજ્ય અને પૂજક એક થાય પૂજા કરનાર શ્રી કૃષ્ણ અને ગોવર્ધનનાથજીના સ્વરૂપે પૂજાનો સ્વીકાર કરનાર પણ શ્રી કૃષ્ણ છે તમારા ભગવાન સાથે તમે એક થાવ તો ભક્તિ વધશે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે ભગવાનની ઈચ્છાથી જે કઈ થાય એ મને ગમે ભગવાનની ઈચ્છાથી જે કઈ થાય એમાં જ મારું કલ્યાણ છે મારી ઈચ્છા પ્રમાણે ભગવાન ન કરે ભગવાનની ઈચ્છા પ્રમાણે હું કામ કરું કેટલાક લોકો બે ચાર કલાક ભક્તિ કરે છે પણ એમના મનમાં એવો અભિમાન આવે છે હું ચાર કલાક ભક્તિ કરું છું તો મારી ઈચ્છા પ્રમાણે ભગવાને બધું કરવું જોઈએ એમની ઈચ્છા વિરુદ્ધ થાય એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો પછી ભગવાનને પણ સંભળાવે છે હું ચાર કલાક તમારી ભક્તિ કરું છું પણ તમને મારી દયા આવતી નથી પાડોશના રોગો તો કશું કરતા નથી પણ બહુ સુખી છે મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ એવો આગ્રહ રાખશો જ ભગવાનની ઈચ્છા મંગલમય હોય ભગવાન મંગલમય ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે જીવ મંગલમય નથી મૂર્ખ થતા વાર લાગતી નથી માનો મોટી મોટી બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે પાંચ દસ મિનિટ માટે મૂર્ખ થઈ જાય છે ખરાબ વિચાર કરે છે માનવનું બધું જ અમંગલ છે મારી ઈચ્છા પ્રમાણે ન થાય મારા ભગવાન ની ઈચ્છા પ્રમાણે જે થશે એમાં જ મારું કલ્યાણ છે ભગવાન ની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેજો તમારા ભગવાન સાથે તમે એકરૂપ થાવ તમારા જીવનમાં એવો પ્રસંગ આવશે તમને બહુ દુઃખ થાય ઉદ્વેગ થાય એવો બનાવ બની જશે અને તે સમયે મનને સમજાવો ઝાડનું પાન પણ ભગવાનની ઈચ્છા વિના હલતું નથી ભગવાનની ઈચ્છા એ સર્વનું કારણ છે ભગવાનની ઈચ્છાથી જે થયું છે સારું થયું ભગવાન ખોટું કરી શકતા નથી ભગવાન તો નાસ્તિક નું પણ ગુરુ કરતા જે ઈશ્વર નું અપમાન કરે છે એનું પણ ભાન ભલું કરે છે તમે બધા વૈષ્ણવ છો પ્રભુના તમારા જીવનમાં કદાચ એવો બનાવ બની જશે તમને બહુ દુઃખ થાય ઉદ્વેગ થાય એવા સમય મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે સારું કર્યું છે મારા કલ્યાણ માટે કર્યું છે હું ભગવાનનો છું ભગવાન મારું પૂરું કરી શકે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન શ્રી કૃષ્ણ સાત વર્ષના થયા છે ત્યારે ગોવર્ધન લીલા થઈ છે નંદ બાબા પ્રતિ વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા ઇન્દ્રના ની તૈયારી થવા લાગી શ્રી કૃષ્ણ ઇન્દ્રદેવનો અભિમાન દૂર કરવા માટે લીલા કરે બાબા તમે આ ઇન્દ્રની પૂજા કરો છો એ ઠીક છે તમે જે માનો છો ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે એ બરાબર નથી ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે સો અશ્વમેધ યજ્ઞ કરે તો ઇન્દ્ર થઈ શકે છે ઇન્દ્રને નું રાજ આપનાર ઇન્દ્ર નો રાજા જુદો છે બાબા આ ચાર દિશાના ચાર માલિક દેવ છે પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે પશ્ચિમ દિશાના માલિક દેવ દ્વારકાનાથ છે અને ઉત્તર દિશાના માલિક દેવ બદ્રીનાથ છે બદ્રીનારાયણમાં ઉત્તર દિશાની સમાપ્તિ છે આગળ જાઓ હિમાલય છે પશ્ચિમ દિશાની સમાપ્તિ દ્વારકામાં થાય પશ્ચિમ દિશાના માલિક દ્વારકા દ્વારકાનાથ છે આગળ દરિયો છે દક્ષિણ દિશાના માલિક શ્રી રામેશ્વર ભગવાન છે રામેશ્વર પાસે ધનુષકોટી તીર્થ છે અને ત્યાં ત્રણ સમુદ્રોનું મિલન થયું છે ત્યાં દક્ષિણ દિશાની સમાપ્તિ છે રામેશ્વરની બીજી પૂર્વક યાત્રા કરવી હોય ને તો પ્રયાગરાજ થી ગંગાજળ લઈ જાઓ રામેશ્વર ભગવાનને અર્પણ કરો અને રામેશ્વર થી સેતુ લઈ આવો એ ગંગાજીને અર્પણ કરો ત્યારે રામેશ્વર યાત્રા પૂરી થાય ધનુષ્કોટી તીર્થમાં ત્રણ સમુદ્રોનો સંગમ છે ત્રણ સમુદ્રમાં સ્નાન કરવાની હિંમત થતી નથી અતિ વેગ છે સમુદ્રને વંદન કરે છે સમુદ્રમાંથી મુઠ્ઠી મુઠ્ઠી રેતી લઈ આવે છે એ રેતી નું નામ છે સેતુ રામેશ્વર ભગવાનના મંદિરમાં સેતુ માધવ છે તે એક સેતુ માધવ રાય ને અર્પણ થાય ત્રણ મુઠી રેતી લઈ આવે એને સેતુ કે છે સેતુ માધવ ને એક સેતુ અર્પણ કરે એક સેતુ બ્રાહ્મણ ને આપે અને એક સેતુ છે ઘરમાં લઈ આવે એક મુઠી રેતી ઘરમાં લઈ આવે અને પ્રયાગરાજ માં જાય અને ત્યાં રેતીથી શિવલિંગ બનાવી શિવજી ની પૂજા કરી એ શિવલિંગ ગંગાજીને અર્પણ છે ગંગાજી રામેશ્વર ભગવાનને અર્પણ કરે અને રામેશ્વરજી સેતુ લઈ આવે એ ગંગાજીને અર્પણ કરે જયારે રામેશ્વરની યાત્રા પૂરી થાય દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન રામેશ્વરમાં દક્ષિણ દિશાની સમાપ્તિ થાય છે પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે ચાર દિશાના ચાર માલિક દેવ માન્યા છે બાબા આ ચાર દિશાના માલિક છે એક એક ખૂણામાં બેઠા છે મારો ગોવર્ધનનાથ સર્વનો માલિક છે અને તેથી મધ્યમાં છે જગન્નાથ દ્વારકાનાથ બદ્રીનાથ એક એક ખૂણામાં બેઠા છે એક એક દિશાના માલિક છે મારા ગોવર્ધનનાથ સર્વના માલિક છે મધ્યમાં બિરાજે છે બાબા તમે ગોવર્ધનનાથની પૂજા કરો છો ઘણા વર્ષો થયા ઇન્દ્રની પૂજા કરો છો તમને કોઈ દિવસ ઇન્દ્રના દર્શન થયા છે કે ના બેટા દર્શન તો કોઈ દિવસ થયા આ ઇન્દ્ર અભિમાની છે કે કઈ ખબર પડતી નથી ઘણા વર્ષોથી તમે પૂજા કરો છો કોઈ દિવસ દર્શન આપતો નથી મારા ગોવર્ધનનાથ ની તમે પૂજા કરશો તો ગોવર્ધનનાથ બધાને દર્શન આપશે બાબા મારે મોટો અન્નકૂટ કરવો છે આખું કામ મારે જમાડવું છે બધાને પ્રસાદ બધા જીવ તૃપ્ત થાય તો પરમાત્મા તૃપ્ત થાય મોટો અન્નકૂટ કરીશું ગોવર્ધનનાથની પૂજા કરીશું આ ગોવર્ધનનાથ આરોગે એ તમને બધાને દર્શન થશે બધા વ્રજવાસીઓએ કહ્યું છે કનૈયા ગોવર્ધનનાથ આરોગે તમને દર્શન થશે કે બધાને થશે બહુ પ્રેમથી પવિત્રતાથી સામગ્રી બનાવીને તમે લઈ આવો જેના ઘરની સામગ્રી ગોવર્ધન ના ધારોગે એના ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી નો અખંડ નિવાસ થશે બધા વ્રજવાસીઓ બહુ પવિત્રતાથી બહુ પ્રેમથી સુંદર સામગ્રી બનાવીને લઈ આવે ગ્રંથોમાં તો એવું લખ્યું છે ગોવર્ધન નાથને હજાર મુખ છે એવું લખ્યું વૈષ્ણવો જતીપુરામાં પૂજા કરે છે આખો દિવસ નાથને દૂધથી અભિષેક કરે અને સાયંકાળે શૃંગાર થાય છે પછી ભોગ આવે છે બધા વ્રજવાસીઓને ત્યાં નહીં ગયા છે પ્રથમ ગણપતિ મહારાજની પૂજા કરી શ્રી કૃષ્ણ પંચદેવોને બહુ માન આપે છે પંચદેવ તત્વથી એક છે આ શરીર એ જ પંચાયતન છે થી શરીર બન્યું છે પંચતત્વના પાંચ માલિક દેવો શ્રી કૃષ્ણ સમજાવે છે ગોવર્ધનનાથ ની પૂજા પછી થશે ગણપતિ બાપાની પૂજા પ્રથમ કરવી એ પરમાત્મા છે આ જગત ગણપતિ મહારાજ ના આધારે છે કોઈ મને કહ્યું છે આ જગત ગણપતિ બાપાના પેટમાં છે મહારાજ વર્ણન કરે છે ગણપતિની પૂજા કરે છે પછી ગોવર્ધન નાથની પૂજા કરે છે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે વેદ ધ્વનિ નામ ધ્વનિ વાદ્ય ધ્વનિ શંખ ધ્વનિ આ ચાર ધ્વનિ બહુ પવિત્ર બને છે નાદ બ્રહ્મની ઉપાસના જગત તપસ્વી તેજસ્વી બ્રાહ્મણો બરાબર વેદ મંત્ર બોલે તો તે સાંભળતા આનંદ આવે જગત ભૂલાય વૈષ્ણવો નામધ્વનિ કરે છે ભગવાનના નામનું કીર્તન કરે છે ગોવર્ધન નાથને અભિષેક ઘડામાં જમનાજીનું જળ ભરીને લઈ જમનાજી બહુ દૂર છે માણસો થાકી ગયા છે નારાયણ કહેવા લાગ્યા કનૈયાઓ બહુ થાકી તારો દેવ તો બહુ મોટો લાંબો છે આટલો લાંબો દેવ તારે નવડાવવો છે કનૈયા અહીંયા ગંગાજી આવી જાય તો સારું છે શ્રી કૃષ્ણ ગોવર્ધન ની પ્રાર્થના છે ગોવર્ધન નાથ તમારા ચરણમાં ગંગાજી છે યમુનાજી છે અમે ગોવાળો તમારી પૂજા કરવા માટે આવ્યા છીએ મારા મિત્રો થાકી ગયા છે જમનાજી બહુ દૂર છે આ જીવ ભગવાનની સેવામાં શરીરને ખસાવે બહુ થાક લાગે અને પછી ભગવાનને સાષ્ટાંગ વંદન કરે તો ભગવાનને નજર આપે શરીરને બહુ સુખ આપશો નહીં શરીરને બહુ સુખ આપે એનું શરીર બગડે છે રોજ શરીર માંથી પસીનો નીકળવો જ જોઈએ સત્કર્મમાં ભક્તિમાં શરીરનો કસ લોકો પૈસા માટે પસીનો પાડે પસીના વિના પૈસો પણ હાથમાં આવતો નથી પરમાત્મા કેવી રીતે હાથમાં આવે દુઃખ સહન બાળકો થાકી ગયા હે ગોવર્ધનનાથ તમે ગંગાજીને પ્રગટ કરો પ્રભુએ જ્યાં પ્રાર્થના કરી તે સમયે ગિરિરાજમાંથી માનસી ગંગા પ્રગટ થઈ જે વૈષ્ણવોએ ગિરિરાજ મહારાજની પ્રદક્ષિણા કરી એમને ખબર છે ગિરિરાજ ની પરિક્રમામાં માનસી ગંગા આવે છે વૈષ્ણવો એને કૃષ્ણ ગંગા પણ ગિરિરાજ માંથી જ નીકળે છે તારાએ કહ્યું કે આ ગંગાજી પ્રગટ થયા છે કેવી મોટી નદી છે આ ગંગાજી આવ્યા છે ગંગાજળથી ગોવર્ધનનાથને અભિષેક કર્યો છે પછી તો શ્રી કૃષ્ણ ગોવર્ધનનાથ નો શૃંગાર કરે છે પીળું પીતાંબર પહેરાયું છે કેસરી ઉપરણ આવડે આજે કનૈયો શૃંગાર કરે છે ગોવર્ધનનાથ બહુ પ્રસન્ન છે પ્રભુએ આ જગત કેવું બનાવ્યું બધાના ચહેરા જુદા જુદા બનાવી દીધા એક નો ચહેરો બીજા સાથે સોળાની મળતો આવે ને તો જગતમાં ગડબડ બહુ થઈ જાય ને આ સંસાર એ જ ભગવાનનો ચમત્કાર ભગવાન શૃંગાર કરે છે ગોવર્ધનનાથ બહુ પ્રસન્ન છે બાળકો લાલાને કહેવા લાગ્યા કનૈયા આ તારો ઠાકોર છે ને મને જોઈને કાલમાં ધીરે ધીરે હસે છે પ્રસન્ન દેખાય અને આ ગોવર્ધનનાથ તારી સાથે કોઈ વખત બોલે છે રોજ નહીં પણ કોઈ કોઈ વખત થોડું બોલે પણ બાળકોને ખાતરી થઈ કનૈયો પ્રેમથી પૂજા કરે તે ગોવર્ધનનાથ કનૈયા સાથે વાતો કરે રોજ બોલતા નથી પણ કોઈ કોઈ વખત બોલે નારાયણ સુંદર શૃંગાર કર્યો છે ગોવર્ધન નાથ ને જ્યાં તિલક કરે છે ત્યારે શ્રી ગોવર્ધન જય જયકાર બાળકોએ લાલાને કહ્યું કનૈયા તારા ઠાકોર ચોખાથી બજાવી લાલાએ કહ્યું તમે ચોખા ફેંકશો નહીં મારા ગોવર્ધન નાથ અતિ કોમળ છે દાળ તિલક કર્યા પછી ચોખા તો વધાવવા જ જોઈએ નાનાએ કહ્યું કે હું તમને વધાવવા શ્રી કૃષ્ણના ગળામાં મોતીની કંઠીઓ છે મિત્રોને મોતી આપ્યા છે મારા ભગવાનને મોતીથી વધાવશો તમારા ઘરમાં મોતીની કોઠીઓ ભરેલી રહેશે બધા બાળકો મોતીથી શ્રી ગોવર્ધનના હાથને વગાવે શ્રી જય જયકાર કર્યો નહીં આવે શું કરવાનું મારા ઠાકોર ને ભૂખ લાગી તમે ઘેરથી જે સામગ્રી લઈ આવ્યા છો તે ભગવાન ને અર્પણ સામગ્રી શ્રી કૃષ્ણ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા છે હે ગોવર્ધનનાથ તમે તો જગત ને જમાડો છો જગત ને જમાડે એને કોણ જમાડી શકે તમારું નામ વિશ્વંભર છે અમે બધા વ્રજવાસીઓ બહુ પવિત્રતાથી તમારા માટે સુંદર સામગ્રી બનાવીને લઈ આવે